આ એકડો એકડો એક જ હોત તો ચાલે ખરું બગડ બગડ તગડ ના જોઈએ જોઈએ એવું આ બધું હા એકડો એકલો ના ચાલે ઘરે તે બધું બધા અકડા હોય શું કહ્યું એ સંસારમાં સંસારમાં બધું હોય તાર સંસાર કેવાય બેન્ડ વાળા તે જોયેલા બેન્ડ વાળા બેન્ડ વાળા એમાં એકલા પીપોડીઓ વાળા આવે તો ગમે ખરું તને પીપુડી વાળા રાખી દો બધા મળે પછી અમે જ નહીં કુકરા એટલે આ જગત બધું મેળો છે શું છે તને સમજાયું બીજો પ્રશ્ન પૂછે ભગવાને કેમ કર્યા ભગવાને કેમ કર્યા કરે ભગવાને કરે ગમે તેને કરે એ વાત ભગવાન કહે તો થઈ જાય ભગવાન માનતા નહીં <laughs>